કઈ ગાડી છે અક્રમ હા ટ્રેન કઈ ગાડી જાય છે આપડી આપડી મોજ ભણી જાય છે હા પણ પેલી એને કહીએ છીએ ને આપણી ગાડી રાજધાની એક્સપ્રેસ રાજધાની એક્સપ્રેસ એના વિચારમાં જાય કરે <laughs> એની નોર્મલ પીડો જાયા કરે એ જ બરોબર આપડે તો ગાડી બેસવું અને આમ આમ આડા થઈને પેપર વાંચતા હોય ગાડી ઉપડી ના હોય આમ આડા થઈને પેપર વાંચતા હોય સરકો ગોઠવા પુષ્પાબેન ક્યાં જ આવશો સાહેબ તમે શું કહો દિલ્હી ના મોક્ષ ના કે એના મનને કઈ આશ્ચર્ય ના ઉપજાય એના મનમાં કઈ વિકલ્પ ઉભા ના થાય એવી રીતે વાતચીત કરીએ ન્યાય એટલે આપડે શું કે હું દિલ્હી જઉં છું શું કે તો પેલો કબૂલ કરે પેલા બોલનારા કબૂલ કરે ને સાંભળનારે કબૂલ કરે ને આપણા લોકો રિવાજ આવો પણ મારો રિવાજ જુદી જાતનો હું તો આરામ આરામથી નાખતો હોય દાદાજી ક્યાં જાવ છો સીધી ટિકિટ હું તો અત્યારે પેપર વાંચું છું આરામથી થઈ ગયો છું ટિકિટ કરી સમજી ગયો વડે દાદા છો ગાડી જાય છે ને કે હું જોઉં છું આવું જાય છે ગાડી હું જઉં મને લોકો છે કેમ તમે આટલા બધી મુસાફરીમાં તમને થાક નથી લાગતો મને લોકો શું પૂછે છે દાદા આટલી ઉંમરમાં આટલી બધી મુસાફરી થાક કેમ નહીં લાગતો ને પણ હું જતો નથી ગાડી જાય છે તેને શાનો થાક મને લાગે છે અને શું કહું હું દઉં છું તો સાયકલ ઇફેક્ટ ન થાક લાગે સાયકલ બહુ સૂક્ષ્મ છે દાદા કેતા આ રિવાજ નહીં જતો આ રિવાજ અમારો ઓછો ખોળ કે અમે જતા નથી જેમ બને જેમ કહીએ છીએ ગાડી જાય છે ક્યાં જાય છે બડોદા બડોદા સી રીતે ઉતરશો ત્યાં લોક બોલે કે બડોદા આયા બડોદા એટલે સમજે બડોદા અમે તો બધા નહીં તો બરાબર મને લોક બરાબર પૂછે ને ગાડી આવી હું ચાલે એટલું જ કર્યું છે હું તો બ્રેસો લેવું પછી અને આ લોકો કે હું આવ્યો બહુ ભીડ હતી તો આવ્યો તું ક્યાં આવું છે એમ તો ગાડી આવી જોવા મોડું થતું હોય અને ઉતાવળ હોય ત્યારે આગો પાછો થાય મહી ડબ્બામાં હોય ગાડી ડબ્બામાં હોય ગાડી મારો મારી કપાય છે <laughs> આ શું આપણે પ્લેન <laughs> થાય છે જેવું બને એવું કરીએ વ્યવહારમાં કેવાનું કે જઈએ છીએ અને મનમાં એમ જાણવાનું કે હું તો જતો જ નથી વ્યવહારમાં તો કેવું પડે ને શું ક્યાં જાઉં છો એમ પૂછે તો હા તો શું કેવું પડે પ્લેન જાય છે હા પ્લેન જાય છે અને ગાડી જાય છે પ્લેન જાય છે હું તો આવા આરામ પોતર છું વાંચું છું તમે જુઓ છો ડ્રાઇવિંગ કરતા હોય તો આપણે ગાડી જાય છે ગાડી જાય છે ને જાય છે ગાડી બેઠા છું સ્ટેરિંગ પકડીને બેઠો છું ગાડી ડ્રાઇવિંગ કરતા હોય તો ભાઈ આપણે કેવું કે અમારા પાડોશી પ્રભુદા ડ્રાઇવિંગ કરે છે હું જોયા કરું છું નહીં આવે જ્ઞાન બહુ સારું નહીં કેવું છે ત્રણસો દાદા તો ત્રણસો ને પાસઠ દિવસ twenty four hour fresh fresh ને ફ્રેશ ફ્રેશ જ અને તમે પણ એવા દેખો તમે એ રસ્તો પકડો છો ને હા જે રસ્તે હું ગયો તે રસ્તે તમે ચાલવા મળી છે એટલે તમે પણ એવા દેખાશો ફ્રેશ ફ્રેશ ને ફ્રેશ તમારી જગત નો કોઈ એટલે તો કોઈથી સોલ્વ થઈ શકે નહીં એમાં ડિઝોલ્વ થઈ જાય મેં કહું છે લોકોને ગુરુ ગુરુ પદે નથી રહેવું જિંદગીમાં ગુરુ કર્યા નથી હા અને પાછું ચલો ક્યાં બીજો થયો એક વાર અમદાવાદ ભેગો થયો છે બીજી વાર પાંચ વર્ષ કામ જ્ઞાન લઈ ચેતન અનંતા છે તે શું એમ પુષ્પાનંદ પૂછે છે ચેતન ચેતન ચેતન હવે અનંતા હોય એટલે એની જુદી પાડનાર વસ્તુ થઈ અનંતા હોય એટલે એને જુદી જુદી પાડનાર વસ્તુ થઈ હા જુદા જુદા છે જુદા એટલે રૂપી કહેવાય તો પછી એટલે તો પછી એ રૂપી કહેવાય ના રૂપી નહીં એક થી બીજું જુદું પડે એટલે રૂપી ના કહેવાય નહીં તો એને જુદા તરીકે જોઈ કઈ રીતે શકાય એક થી બીજું જુદું પડે એટલે રૂપી ના કહેવાય જુદું પાડવાનું નથી છે તો પછી એ રૂપી કેવાય ને તો પછી એ રૂપી કહેવાય ના રૂપી ક્યારે કહેવાય રૂપી તો આ કે ઇન્દ્રિયોથી અનુભવમાં આવે તો કહેવાય એટલે આ દ્રષ્ટિથી ના દેખાય તો છતાં પણ જુદા જુદા હોઈ શકે ખરું દ્રષ્ટિથી ના દેખાય તો પણ જુદા જુદા હોઈ શકે ખરું બધી જ જુદી જુદા જુદા એટલા બધા પરમાણુ છે મને પૂછ્યા પણ ચેતન તો પરમાણુ નથી બનેલું ચેતન પરમાણુ નથી બનેલું ને ના એ પરમાણુ બનેલું તો પછી જુદું કે પરમાણુ બનેલું હોય ને તો તે આમ જોવામાં આવે પણ એવું નથી ચેતન તો સ્વાભાવિક છે સ્વાભાવિક છે સ્વાભાવિક વસ્તુ તો તો પરમાણુ જ રૂપી છે ને તો પરમાણુ જ રૂપી છે ને તો પરમાણુ જ રૂપી છે ને બસ એકલા એકલા જ રૂપી છે બીજા બધા તત્વો રૂપી નથી હા તો પછી એને જુદા ના પાડી શકાય રૂપી ના હોય તો રૂપ હોય તો તમે કહી શકો ને કે આ એક ને આ બીજું રૂપ હોય તો જ તમે કહી શકો ને આ એક અને આ બીજું રૂપ હોય તો ને હા દેખાય છે આપણે આ જુદા જુદા આત્મા નહીં દેખાતા પણ એ તો પરમાણુ નું કવર છે દેહ છે એટલે જુદું દેખાય છે દેહ ના નહીં તો આત્મા જુદા જ છે બધા બધા જુદા છે સ્વતંત્ર છે બધા કોઈ કોઈને લેવા દેવા નહીં પણ એક જ સભાવના છે આપણને રૂપી હોય એ જ દેખાય ને અરૂપી કેવી રીતના દેખાય આત્મા આ દેહ છે રૂપી દેહ ની અંદર છે એટલે એ રીતે આપણે એને જોઈએ છીએ છે અંદર પણ આમ અરૂપી તો કેવી રીતના દેખાય એવો એમનો સર છે પ્રશ્ન દેખાય છે હા પરમાણુ સિવાય બીજા બધા આરોપી છે પરમાણુ એટલું જ રૂપી છે અને જુદા જુદા છે તો જેટલા રામચંદ્ર મોક્ષે ગયા બીજા મહાવીર મોક્ષે ગયા એ બધા જે અત્યારે સુખ ભોગવી રહ્યા છે અહીં વાળા દુઃખ ભોગવી રહ્યા છે નર્ક વાળા તો ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે જો એક જ હોય તો બધા જુદું જુદું ભોગવવા ભોગવટો ના હોય એ બધા એટલે એક છે સ્વભાવથી સ્વભાવથી એક જ જાતનો સ્વભાવ છે બધા શું કહ્યું આ બધા ઘઉં ઘઉંના દાણા હોય પણ બધામાં ઘઉં ઘઉંનો લોટ સરખો જ છે એટલે ભેગા કરે ત્યારે ઘઉં કે ઘઉં કેવાય ઢગલો કેવાય અને છૂટા કરે તો ઘઉં ના કેવાય એ રીતે આ ઓનાની લકડીઓ બધી ભેગી કરીએ તો સોરું કહેવાય નહીં તો લકડીઓ કહેવાય છૂટી વેચે એટલે એ કહે છે ને અને કહે છે સમજ ને ઝઘડો કરીએ તો એક છે બધું નહીં તો છૂટી પડે તો પ્રત્યેક છે પણ એનું એક પણ છોડતા નથી એનું પ્રત્યેક પણ છૂટતા નથી નહી તો એક જણ માં હોય ને સુખ બધું એક જ પ્રકારનું એટલે આ છ તત્વો બી તત્વો પણ રૂપી નથી પરમાણુ તત્વ રૂપી બધા રૂપી નહીં રૂપી નહીં પાંચ રૂપી એટલે સ્વભાવ થી એક જ હોય તો દરેક નો અનુભવ પણ એક જ હોય ને એમ પૂછે પુષ્પાબેન ભાઈ સ્વભાવ થી પણ એક જ હોય ને બધા સ્વભાવ થી એક હોય બધા આત્મા સ્વભાવે કરીને એક હોય તો પછી દરેક આત્મા અનુભવ પણ એક સરખો જ હોય ને સરખો જ સરખો જ બધા ગુણધર્મ સરખા ફક્ત એ કયા કયામાં અનુભવ લે છે શરીરમાં અનુભવ તમને થાય એના શરીરનો અનુભવ થાય જુદો જુદો હોય પ્રમાણે રૂપ પ્રમાણે વેરાયટીઝ ઓફ બોડી શું કહ્યું એટલે આત્મા અનુભવી અનુભવ લેનારો છે એટલે તારા શરીરમાં એ જુદું જુદું હોય પણ શરીરમાં હોય એટલે એ અનુભવ જુદો હોય પણ જે સુખનો અનુભવ છે આત્માના આનંદનો અનુભવ છે એ તો એક જ સરખો હોય ને આત્માના આનંદનો અનુભવ તો એક જ હોય ને શરીર ભલે આત્મા નામનો ગુરુ સ્વભાવ એક જ જાત આનંદ એમાં કે નહીં એક જ આનંદ એક આનંદ હોય પણ વર્ણ બી ના શકાય એને એને જ અનુભવ કરવો પડે એક જ જાતનો આનંદ હોય પણ વર્ણ બી ના શકાય એને પોતે જ અનુભવ કરવો પડે ને હા પોતે જેમ હાકર કહીએ કે ગરી છે ગરી ઝઘડો કર્યો તો ગરી એટલે શું હવે શું બતાવું લે અને તારે મોડા મૂકીએ ખબર પડી બધા દાદા જે સૂક્ષ્મ શરીરે અમારા બધાની દેખરેખ રાખે છે તો એ કઈ શક્તિ અથવા કયો યોગ કહેવાય ચિત્તવૃત્તિ નામનો પ્રજ્ઞા શક્તિ ને એનાથી બધું આ સારું બધે ફરી આવે જ્યાં જ્યાં પરિચય વિશે બધા છે ત્યાં આગળ ખેંચાણ થાય ને ત્યાં આગળ પોતાનો કરતા પણ નથી ખેંચાણ ખેંચાણ પડવા ના દે પડવા ના દે હેલ્પ કરે મદદ કરે મદદ કરે વિશેષ પરિચય કેવી રીતે થાય વિશેષ પરિચય કામ થાય જેમ તો આપણે ડોર થાય ને ડોર ચુબકલો આમ ફેરે તો આમ ફરે તમારું જ્ઞાન પુસ્તકોમાંથી વાંચ્યું હોય તેનાથી બી તમને ખેંચાણ થાય તે આત્માને ખેંચાણ થાય અને તમને તમારું એ થાય એનો હાર્ટ બરાબર પણ તે પ્રમાણેનું દાદા જે સૂક્ષ્મ રીતે જે થાય છે એટલું ખેંચાણ થાય કારણ કે તમે તો ભેગા થયા આપણે જે ના થયા હોય ના તો ચોપડી ચોપડી જ ભેગા થાય ને એટલે તે રીતે પછી એમાં આવે ને ખેંચાણ હોય તો જ આકર્ષણ લાવીએ ત્યાર પછી સાક્ષાત આપી કોઈ પ્રારબ્ધ ને હોય એ તો પ્રારબ્ધ એ ખેંચા ને બધું પુસ્તક વાંચે અને સ્વામી આનંદ આવે પોતાને સતત પહેચાણ થાય પણ દાદાને મળવાનો યોગ ના થાય તો એ માણસને દાદાની કૃપા ઉતરે ઉત્તરાખંડ પુસ્તક વાંચે અને દાદાને મળવાનો યોગ ન થાય પેલા માણસને પુસ્તક વાંચવાથી ખેંચા આકર્ષણ થયા કરે તો દાદાની કૃપા ઉતરે ખરી બહુ જબરદસ્ત અને મનમાં ભાવ કરે મારે મળવું છે છતાં પણ ભાવ પાછા પાછા પડ્યા કરે તો પાસે જ ના રહે એક્સટેન્શન આપણે વધાઈ દીધું આવે ને હમ બધા માણસો ફેરફાર થાય છે કે બધા ફેરફાર થયો બધા ખરાબ આવી ગયા છે ને હવે જયારે બહાર જઈએ ને રિટ્રીટમાં ત્યારે બહુ ઉત્સાહી છે આવે છે જવું જ જોઈએ તમારે બરાબર હસતા નાખે છે હા ખૂબ આનંદ આવે ખૂબ આનંદ આવે એમ કે છે તારો પ્રશ્ન કીધું દાદા પાંચ વર્ષે દાદા કરી દેવા જોર કરી પુણે લઈને નહીં તો ના ના આ નવ વર્ષે મગર પંચ્યાસી વર્ષના થતા બહુ શક્તિશાળી છે હા અહીંયા છે દર્શનથી કરી ગયા દર્શનથી કરી એમને કોઈ એ નથી પોતે બહુ પોતાની શક્તિ બહુ ધરાવે હું તમારે લાખમાં ના આવ્યો લાખમાં નથી લાખમાં આવ્યા નહીં અમને કહ્યું નહીં કે અમને લાખમાં જવા પોતે જ ગુંતાઈ પછી આમ તોડે પોતે જ ગુંતાઈ પછી આમ તોડે આર્ય સમાજી છે આર્ય સમાજી એ બધા સમાજી ગમે તેવો સમાજી હોય ને કારણ કે આપણે તો સાચી વાત કરી છે ને સાચી વાત કરી ગુજરે ગુજરે એટલે પછી ચાલો એ પોતે ગુજરે એટલે બધા ગુજરી ગયેલા હતા કેતા હતા એક વાર બીજી વાર ત્રીજી વાર ચોથી પાંચમા વાત ગુજરી જ ગયો હર્ષદભાઈ પાછા આવેલા દાદા આપણા જે ધનસુખભાઈ હતા ને ધનસુખભાઈ શાહ એમનો ફોન આવ્યો હતો તો એમણે ત્રીજો ભાગ આપતો વાણીનો વાંચી કાઢ્યો તો મને કે બીજા જે ભાગ હોય છે તમે આપો અને દાદાને તમે મળો તો મારા જય સચ્ચિદાનંદ કહેજો અને હવે ઓકરી જ્યારે જ્ઞાન રાખવામાં છે ત્યારે આવીને જ્ઞાન લઈ જાય આપડે ઓકરી જતા તે પેલા આપડે કડોદ ના વણ્યા બહુ પ્રશ્ન પૂછતા હતા તે પેલા જ્ઞાન પર જ્ઞાનમાં નહીં બેઠેલા અને સવાલ કરતા હતા બધા ઘણા દેશ થી ફોન આવ્યો કે હું તો વૈષ્ણવ છું મેં બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ વાળા શ્રીનાથજી વાળા બ્રહ્મ વાળા હા ધનસુખભાઈ યાદ જે એટલાન્ટા વાળા વસંતભાઈ અને અનિલભાઈ આવ્યા હતા ને તે દિવસે જ્ઞાન લેવાના હતા અને પછી ઇન્ડિયા થી ફોન આવ્યો એટલે હમણાં નથી લેવાનો અને જ્ઞાનની વિધિમાં પણ બેઠેલા હા હા અને પછી એમ કહ્યું કે અમે પછી એમને એમ કહ્યું મને પતી ગયું પતી મારું સમાધાન થઈ ગયું તે પછી અક્રમ વિજ્ઞાન લખાઈ ગયા અક્રમ વિજ્ઞાન પર લખાવ્યું પછી ડોલર આપીને એ દાડી વાળા ને દાડી વાળા એના ધનસુખ ધનસુખ હા તો એ જ્ઞાન લેવાના છે એમાં તમે ત્યાં તક ખોટી જતી કરી તો કે ભાઈ હવે શું થાય મનનું સમાધાન થયા પછી થાય તો સારું બુદ્ધિ દોડાવે એટલે શું થાય જો ગાળવા નહીં તો ગાળે ગાળવાનું હતું નતું જો ગાળવાનું હતું તો ગાળતા નતા એમ નથી જતું પછી બધા કહેશે શું એક તો દાદા પછી પીવું કે પીવું બરાબર કે જીતી ગયા દાદા એટલે ચાર પૂરી જ્ઞાન નહીં લીધેલું જયંત તો કાલે વાંચો કે હા દાદા અમે જે કહ્યું છે ને કે કામ કરી લેજો ઉકેલ લાવી નાખજો પણ અમારામાં એટલી શક્તિ જ શું ઉકેલ લાવીએ બીજો કેવી રીતે લાવીએ તમારી ગાડી કઈ છે ને રાજધાની જાય છે એટલે ઉકેલ આવી જવાનો છે ને કામ કાઢે ધ્યાન ના રાખતા હોય તેને કહે છે તમે તો ધ્યાન જો આખો દાડો એમાં જ છે હવે હવે એવું લાગે કે અંતરની સૂઝ ઉઘડતી જાય છે થોડી થોડી થોડી આત્માની રમણતા કરવાની તેને બધું શેની શેની કરી બરોબર છે મોટા મોટા આચાર્ય મહારાજને બાપજી શેની રમણતા કરો છો કે આ માળા છે આ ચોપડી છે એ બધી મારા પૂતગલ રમણતા એમાં આત્મા શું આત્માને ગમન તો કરવું પડશે આત્માને ગમન તો લાવે કે જાય તમને તો આત્મગમન થાય બાકી પુસ્તકો પુસ્તક શાસ્ત્ર વાસ્ત્ર બધી ચોપડીઓ અને ખૂબ મારા એવું રમણ તો કરાવવાનું એટલે અમારે લાકડાની બનાવી અને શું થયું નંદની માળા ફેરે છે નંદની માળા ચેતન હોય માલા બનાવી કાષ્ટ કી બીચ ડાલા સૂત માલા બિચારે ક્યાં કરે જપને વાળા કપૂર માળા શું કરે છોકરા હોય પોતે રસ્તે જતું બધું એટલે <laughs> માણસ એ પોતે બરાબર નહીં હોય પરંતુ છે કે દાદા ભગવાનનું એ બીજા જન્મમાં એમાં સ્મરણ રહેશે ભય પૂછે છે કે દાદાની રાજધાની એક્સપ્રેસમાં બેઠા વચ્ચે સ્ટેશન પર ઉતરી પડ્યા તો બીજા જન્મમાં સ્મરણ થશે દાદાનું દાદાનું મળવાનું થશે સ્ટેશન જ ભેગા જ ઉતરાય જેમ જાત્રા ભેડે જાય છે ને જાત્રા એવું બધું જોડે છૂટો પડી જાય વિચાર ના હોવો જોઈએ વિચાર ન હોવો જોઈએ છૂટા પડી જવાનો જોડે કેમ છોટો છોડો વિચાર જોવા જોડે છોટો વિચાર જોડે જોડે હા <coughs> પૂછો કે આપણે એવા કેવા આપણા પુણ્ય હશે તો કે આમનો આ ફોટો હતો આમ તેમ કહે છે ને આખા કે આપણી આપણી વૃત્તિઓ બધી એમાં જ પરોવાય ઘણી તારે જેટલી પુણ્ય છે પુણ્ય તારા થાય યોગ યોગ થાય ભાવ થાય બધી સાધન એક એનું કોઈ ડિસ્ક્રિપ્શન છે કે એમ કે કઈ જાતના પુણ્ય કારણ જ્ઞાની પૈસાના પુણ્ય તો ગયા ગયા પણ જ્ઞાની અરુણભાઈ પૂછે છે કે જ્ઞાનીને મળવાના કયા પ્રકારના પુણ્યો છે કે જેથી એક નાની પુરુષનો બેટો થયો પુનાનુબંધી પુલ પુનાનુબંધી પુલ પાપાનું બંધી પુણથી આવતો અધોગતિ જાય એવું બધું સાધન વળી આવે પૂન છે પાપાનું બધું પૂન એટલે શું કે બંગલા આપે ગાડીઓ આપે બધું માણસ આવે પણ કરતો શું આ તો પુરસાદ છે એનો કાકા આખા દાડો ક્યાંથી કમાવું ક્યાંથી એટલે એમાં એ જ બધું આય આય આય આય આય બરોબર એ કમાઈ અને વધુ કમાવાની ઈચ્છા કરવી એ શાસ્ત્રકારોએ શું કહ્યું કે આ બીજાનો ફોટા લઈ લેવા પડે બીજાનો ફોટા લઈ લેવા પડે એટલે લોક કહેવાય બીજાનો પોતાનો પોતાનો કોને વાપરવાનો પુણ્યનું બંધ પુણ્ય પણ કયા પ્રકારના કર્મો કેવા કર્મો હોય તો નું બંધુ પુણ્ય બંધાય આ સારા મોક્ષમાં જવાનું બીજા બધા એવા ભાવ હોય અને બૌદ્ધિક ખોજ લાવતા ઓછી હોય તો કલ્પના જ્યાં સુધી ભૌતિક સુખની રમણતા રહે ત્યાં સુધી એના ચાન્સીસ ઓછા એટલે એનો અર્થ એવો થયો ને ભૌતિક સુખની લાલસા હોય ત્યાં સુધી ચાન્સીસ આ લે તમારી પાપા મંદિર ખુલ્લું બંધાય કૃષ્ણને લાવતા એ અધ્યાત્મ પ્રાપ્ત થવા માટેનું છે હેતુ તો પુનઃ તમારી પણ હવે તમારે મંદિરમાં કે જ્યાં ડોનેટ કરવું છે એટલે જગત કલ્યાણ જે સવારે એમ બોલીએ ને કે ભાવે કરીને મોક્ષ સિવાય મારી આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એ જે ભાવ કરીએ એ પુણ્યની બંધુ પુણ્ય આપણે જે સ્મરણમાં પ્રાતઃ સ્મરણમાં આ વિશ્વની કોઈ પણ વિનાશી ચીજ મારે ખપતી નથી એવી જે સ્મરણ કરીએ તો તે પુણ્યની બંધુ પુણ્ય બંધાય એનાથી આપણે વિધિમાં પ્રાર્થના વિધિમાં વાંચતા નથી કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું શ્રીમંદ સ્વામી ભગવાનને નમસ્કાર કરું છું ભાવે કરીને આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી તે ભાવ કરીએ જેનાથી પુણ્યની બંધુ પુણ્ય બંધાય પુણ્યની ચીજ ખપતી નથી એને પુણ્ય છે ઊંચામાં બધા બંગલાઓ બંગલાઓ છે બધા આ બધા દેશમાં બધું પાપાનું બંધી પુણ્ય પુણ્ય મળ્યું પણ પાપના અનુબંધ પુણ્ય છે બંગલા છે બધું આમ દેવું ના હોય મટરો હોય નોકર ચાકર પાછું નવું પાછું ક્યાંથી ભેગું કરવું ક્યાંથી અને કાયદા બાયદા નહીં કાયદા વગર ગેરકાયદેસર કાયદેસર ભેગું કરવાનો વાંધો નથી અને બીજું પુણ્યાનુમતિ પાપ આજે ખાવા આજે છોકરા ફી આપવાના પૈસા નથી અને કપડાં જોઈએ એટલો પૂરો થતો નથી છતાં પણ આખો દાડો ભગવાન માટે જ જાય નોકરી કરતો જાય તો પણ મેં ભગવાનની ભાવના એટલે પૈસા પૈસાની ચિંતા ના કરે તે એક પાપાનું નિપુણ પાપા છે પુન બાંધે પાપા બરોબર પુણ્યાની બંધ પાપ પાપાનું બંધન પાપનું બંધન બંધ પુણ્ય પણ કરતા નથી કરતો એટલે પાપાનું બિંદુ પુણ્ય ડિમાર્કેશન લાઈન એમાં લોભ ક્યારે કહેવાય અનાયાસે આવેલું ધન એ લોભ કહેવાય આવેલું ધન આવે વૈભવો આવે તો એની એની લાઈન કેવી ફાઇન લાઈન છે એ લોભની ના કહેવાય લોકોની પાસે તો અહંકાર આપડે ભરી લઈએ કુવાથી એનો વાંધો હિરીનું પાણી ઘરમાં ના પે જાય એનો વાંધો નહીં ઉપાય ભાવ કરે એનો વાંધો નહીં છે સારા હિસાબ વાપરે છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે આ વેપારી કરે છે એને વાપરતો નથી સારા છે એને પણ કરે સારા છે વાંધો નહીં પણ મીના પૂછે છે કે આપણે સિનેમા જોવા જઈએ તો કે આ આંખની ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો કહેવાય પૈસાનો ઓકે આપણે સિનેમા જોવા જઈએ પૈસા ખર્ચીને તો એ પૈસાનો દુરુપયોગ કર્યો કેવાય રોજ જઈએ રોજ જઈએ <laughs> <laughs> અને મોટી મના બે દાડા અને પછી મોટી મના પ્રદા જોયા ત્યારે એક ફેરો અને નાગા કાકા જેવા બિલકુલ નહીં એમનો એક કિલો આવી જાય <laughs> હવે તો ટેલિવિઝન માં દરો છે મૂવી આવે છે ઘરમાં ટીવી તો ચોવીસ કલાક ચાલતું હોય દાદા એમાં તો આયા જ કરે દાદા હવે તો બધા રોજ એક જોવા જોઈએ જનરલ હોસ્પિટલ તો જવું જ પડે સાંભળો સાંભળો એનો વાંધો નહીં ટીવી નો એટલું સંસારમાં ભટકવું એટલું જીવી ટીવી જોજો હજી પણ એ સંસારમાં જવાનું છે જોઈએ જોઈએ રોજ વાંકે વગાડવી એ બધું તમારે ના કરવાનું આખી આવું રત્ના જેવી વાંક્યો ક્યાં ક્યાં જાય બધું રત્ન જેવી આંખો So, like a diamond, you are having yeah. two eyes. So precious. નહીં ઘણાને મહાત્માઓને અનુભવ થાય છે અમે સત્સંગમાં એ કરીએ ત્યારે એમ આ જ્ઞાન થકી શુદ્ધાત્માને એમાં પદમાં રહ્યા થકી જીવનમાં ઉદાસીનતા આવી જાય છે શુષ્ક થઈ જાય છે તો એ સારું કહેવાય અથવા તો એ શું કહેવાય ઉદાસીનતા એ વિતરાગતાની જન્ની છે સારું કહેવાય ઉદાસીનતા આવે જ નહીં લોકોને તમે જે કેમ વ્યવહારમાં તમને લૌકિકમાં તમે હા મને અહીંયા અનુભવ એવો થાય કે રિલેટિવમાં સુસ્તા આવી જાય એના એમાં આનંદ નહીં આવે રિલેટિવને ડિસ્ચાર્જ કરવામાં વિડ્રો થાય એ તો સારું ના કહેવાય કે કહેવાય સારું કહેવાય મજા તમે કહ્યું ને હા વર્તમાન સંકેત થઈ ચારે મિથ્યા મિથ્યાભાવ ઉદય થાય ચારિત્ર નો રુદ્રાક ભગવાન અને ચારે મિથ્યા મિથ્યાભાવ એમાં છે તે આપણને ઉદાસીનતા આવે એને નિકાલ કરી નાખ્યો મિથ્યાભાવ એટલે ઉદાસીનતા હાથમાં એટલો બધો ટાઈમ આવી જાય પછી દાદા એમ થાય કે આ ટાઈમ ને શું કરીએ મોહ મોહ બધો ઓછો થઈ ગયેલો હતો ને થોડો કે આજે બધો નીકળી ગયો નિકાલ થઈ ગયો ગયો રમીલાબેન કે છે બધું નીરસ બહુ લાગે પાર્ટી પાર્ટીમાં કશે ગયા હોય તો બધા લોકો મજા કરતા હોય તો આપણે જોયા કરીએ આપણે એમ ના થાય આપણે મજા કરવા અંદર બેસીએ પણ એમને મજા છે તે કરુણા છે બધું આ લડશે પાછી જાય લોકોને એમ થાય આપણે એમાં બહુ રસ ના લઈએ ને ખૂણા બેસી રહીએ તો લોકોને એમ થાય કે આને આ ડિપ્રેસ થઈ ગઈ છે આનું કઈ માથું બાથું દુખે છે શું થયું છે એવું બધા પૂછે અભિમાની થઈ છે એવું તો કઈ નાતના લોકો છે આપણી વસ્તી ટૂંકી આપણી વસ્તી ટૂંકી આપણી વસ્તી ટૂંકી ત્યાં કઈ જાતના લોકો નવી જાતના મગનભાઈ કે નામ લઈને કે દાદા ભગવાન વાળા એટલે કે આને દયા ભગવાન વાળા છે એવું બધું તૂટી ગયું ને તૂટી ગયું બધું કેવો પવિત્ર દેહની મય આવનારી બોલતો હતો એને પૂછ્યું કે તમે માંસાહાર કેમ નથી કરતા આ પેટ મારું કબ્રસ્તાન નથી કે એટલે બધા વૈષ્ણવ આવી મોટે પથરો માર્યો I want to see life એટલે આપડા ખાય છે એમ સી લાઈફ પડશે એટલે પછી જેવા છે અને હું સિવાય છે એટલે એ વાત એમને દાબી દીધી <laughs> ફરી ઉપાસના થઈ જાય બોલ દીધો કયા દાદા સ્વિટરલેન્ડમાં બધે બહુ વેજીટેરિયન થઈ ગયા પણ છે યાર બહુ વેજીટેરિયન છે આપણે આપણને એમાં મજા નથી થાય આપણે તો વેજીટેરિયન આ જે છે ને એમ રહેશે તો આપણને કઈ બંધ પાપ ઓછું ખાવ એવું આપણી વાત ને પાપ ના કરો જતન કરતા કઈ હિન્દુસ્તાન કે નુકસાન ના એમ નહીં આનંદ નો ભાવ ઓછો રહેશે નહીં તો અનાજ મળે નહીં ના એમ નથી કેતા સ્વિટરલેન્ડમાં બધા શાકાહારી વધારે થઈ ગયા હા એટલે કહું એવું થાય હા અનાજ મળે છે અહીંયા તો બહુ પાક છે દાદા અહીંયા તો બહુ પાક છે અમેરિકા તો પુષ્કળ પકવે છે અનાજ નો પુષ્કળ પાક છે દરેક વસ્તુ આખી દુનિયાને ખવડાવે એટલો પાક તમે બહુ ને બહુ અને વધે રમીલાબેન પૂછે અમેરિકામાં કેમ અમેરિકનોને વધારે જમીન મળી ને ઇન્ડિયા ને આટલી ઓછી જમીન મળી Thank you. ભગવાન ક્યાં બહુ જમીન હોય